કેટલા અંતરાય તૂટેલ શરીર દ્વારા મને ભેગો થાય કેટલા અંતરાય ના તૂટે મને ભેગો થાય અને આ ભેગો થવામાં તે તમારો કેટલાનો જે પ્રયોગ આપેલા કે આ આપણે બેન સાથે ગાશે જરા પછી કઈ બતાવો જય સચિવ કે તો ખરા પૂન લાયેલા ખરું ભાઈ જાય ખરું પૂન પણ જયારે ઉદય થાય ત્યારે વપરાય નહીં તો પછી સિનેમામાં જઈને વપરાય જાય આવી વપરાય તો કામ નું છે બધું જમીન ના ના પણ દાદા એ પુણ્ય તો પૂરું થઈ ગયું આજે આગળ શું કોટી જન્મ પૂરું થઈ ગયું હવે આગળ આગળ આવે તમે જે તમારી તૈયારી માગી તો લીધું કે આનો અર્થ કરો એ શું કહેવા માંગે છે આજે આપણે પદ બોલ્યા ને એનો સાધારણ આપણે અર્થ કરીએ તમને ના ફળ હું કરી આપું પણ એનો શું શું કહેવા માંગે છે કે આજ કોઠી જમીન પુણે જાગીએ એટલે દાદાનું દર્શન થયા એમ પહેલું વાક્ય એ કહે છે શું કહે છે પહેલું વાક્ય એવું કહે છે કે દાદાનું દર્શન થયા અને એનો ખટકારો પછી મેં ખટકારો લાગ્યા કરે કે દાદા આ ખરી વાત છે બહુ સુંદર તો આ ચીજ પાછું અહીં યાદ આવે દાદા તો ને કટકારો આ જગત બધી ચીજો જોઈ કટકારો લાગતો નથી પછી બીજું શું વાક્ય કે છે કરુણા સાગર એટલે ભાઈ ભગવાન બેઠા છે ને તે કરુણા સાગર કહેવાય કે જેના પર સહજ કૃપા વરસાવે સામાયિકથી અક્રમ શુદ્ધાત્મા એટલે અક્રમ એટલે લિપ્ત લિપ્તનો શુદ્ધાત્મા જણાવે એટલે સ્વસંચાલિત છે સ્વસંચાલિત છે શું છે તમને મારે ગોઠવી હાલવાનું છે અને કૃપા વસાઈ દેવડાવવાની છે મારે ફક્ત ભગવાનની કૃપા વસાઈ દેવડાવવાની છે વસાય એટલે ચાલુ થઈ ગયું પછી શું કે છે સહેજાનંદે તે વ્યવસ્થિત સમજાય છે કે આ જગત કેવી ચાલે છે ને એ બધું અમે તમને સમજાવી દઈએ છીએ તમે ચલાવતા નથી તમે ચલાવો છો લોકો કહે છે ને ભ્રાંતિ છે શું છે અને એનાથી જ વધારે ચાર્જ થાય છે હું કરું છું કયું ચાર્જ વધી પછી લક્ષ્ય અલખનું જે કોદાળો આત્મા અલખ નિરંજન છે કેવો છે અલખ નિરંજન છે કેવો છે ક્યારે લક્ષ્મણ ના આવે એનું લક્ષ્ય છે નિરંતર રહ્યા કરે નિરંતર તે નિરંતર લક્ષ ઉત્પન્ન થાય ત્યારે અંતસ્કરમાં ત્રણ ત્રણ ટકોરા વાગ વાગ કર્યા કરે કેવું પછી રક્ષી પછી પછી એ લક્ષ બેઠા પછી રક્ષી શક્તિઓ વધતી જાય ખીલતી જાય સમજાય ને અને અકર્તા પદ કારણ કે પોતે કરતા નથી એટલે પહેલા કરતા પદ હતું ને હવે અકર્તા પદ થયું તેનાથી કેવળ જ્ઞાન રક્ષણ પ્રફુલ્લિત થતું જાય જ્ઞાન નું દર્શન પ્રફુલ્લિત થતું જાય છે અને કર્મો પૂર્વે દીકરા કર્મો નિર્જરા થયા કરે ડિસ્ચાર્જ થયા કરે ખબર ને ચાર્જ બંધ થઈ ગયું ડિસ્ચાર્જ થયા કરે પછી આગળ શું કે છે પૂર્વભાવ નો સત્સંગ અહમિત સંભળાય રે પૂર્વભવમાં ચોવીસ તીર્થંકર વખત નો સત્સંગ સાંભળેલો છે પણ એ બધો ઉપર આવરણ આવી ગયું છે ખબર પડે ને એ બધો સત્સંગ આપણને પાછો અનુભવમાં આવેલો બધો તો અને આત્મસિદ્ધિ મનુષ્ય હૃદય કરો રોકડનાથથી કરુણામય ભગવાન છે રોકડનાથ છે this is the cash bank in the world cash bank એટલે જરાય ઉધાર નહીં અહીં આવ્યા આજે એટલે રોકડે રોકડું અહીં જેટલો વખત બેહો નહીં એટલો વખત તમારી રોકડી રહે શું રહે અહીં ઉધાર નામ નહીં બધું રોકડું ઉધાર તમે ઉધારા બેંકો નીકળ્યો હપ્તા ભરી ભરીને થાય કે હપ્તા નથી ભર્યા તમે હપ્તા પેલા બરાબર કશું મળ્યું નહીં રિફંડમાં પછી લેખ વિધિના શક્તિ જે આ કવિરાજ લખે છે ને કર્મે લખેલી લેખ તે આખી લેખ ઉપર મેઘ મેઘની વિધિ વિધિ પર મેઘ વાગે છે કે છે શું આ ખરેખર મેઘ વાગનાર તો કોઈ દુનિયામાં પાક્યો નથી પણ આ આ કુદરતી જણ મેઘ લાગી હોય એવી રીતે આખું ટર્ન ટર્નિંગ પોઈન્ટ થાય છે આખું શું થાય છે આખું અનંત અવતારનું જે પોઈન્ટ હતું તે ઉત્તર દિશામાં ચાલ ચાલ કરતા હતા તેનું આખું દિશા ભરી એટલે એક બીજનો મેઘ મેઘ વાગી ગયો ને અરે મેઘ મારનારો કોઈ છે જ નહીં પણ આ તો નૈમિતિક લીધે નૈમિતિક દેખાય છે આ શું પછી આગળ શું કહેવા માટે છે નિધારાનો એટલે પોતાની આત્મધારાનો પાતાળીની ધરણો ઉડી જાય બધા અને તે સિદ્ધિ તે સિદ્ધિથી સ્વાધ્યાયી કોરાફોરી ના એ ખબર ને સ્વાધ્યાય પોતાનો થાય અને જય સચિદાનંદ સંજ્ઞા પછી શું કહે છે સાલિયાણો સાલિયાણો જાણો છો ને તમે આ બધા તમારા કાઠિયાવાડના દરબારો બધા નહીં સાલિયાણોમાં જ થતા એ સારું સાલિયાણો કેવા કઈ સત્તામાં છે પર સત્તામાં છે પણ આપણી સત્તામાં જ્યારે ઉઠાવી લે કોઈ લઈ લે કેવાય નહીં નહીં તો છેવટે કર્મ લઈ લે ચાલ્યાનું ચાલ્યું હોય સરકારે ના લઈ દીધું હોય તો આપણે જવાનું થાય આપણે જવાનું થાય એટલે ગયું ને ચાલ્યાનું પર સત્ય જેને ના પોસાય કે છે તેને સ્વસત્ય પછી અમે તમારી સ્વસત્તામાં બેસાડીએ એ તો સાહેબી હા એની સાહેબી જુદી હોય એ સાહેબી જુદી જાતી હોય મોડા પર દિવેલ બિવેલ પછી આવે નહીં આ બધા મોડા પર દિવેલ ફરી વળેલું હોય સાધુ હોય આચાર્ય હોય બધા મોડા પર દિવેલ ફરી વળેલું હોય તો ને પછી મોડા પર દિવેલ આવે નહીં સર પેલા કહેતી દિવેલ લાગતા સાથે બધું ભયથી નીકળતો છે લાગે પછી શું કે છે મિથ્યા જગલી મહેલાતું આ બધી મહેલાતું એ સપના જેવી લાગે ખબર ને એ મહેલાતું શું કે છે શાંતિલાલ તમે બંગલો વધાવો દસ દસ લાખ રૂપિયાનો તો દસ લાખનો બંગલો તમને ખાનગીમાં કહેતો હોય કે કંઈક વાંધો તું જતો રહીશ કે હું જતો રહીશ માટે આમાં બાબત મારી જોડે કરી નહીં શું કે છે કાં તું જતો રહીશ કે કાં હું જતો રહીશ સાહેબ એવું વધારે થઈ છે તો હું જતો રહીશ નહીં તો હા હું ઉભો રહીશ તું જતો રહીશ સમજે આ સબત થાય એવી નથી એટલે આ મિથ્યા લગ્ની પછી આ પછી શાશ્વતી લગ્ની મહી જે શાશ્વતી લગ્ની લાગી ને તેમાં અખંડ પ્રેમ જણાય કેવું સમજાયું ને એ અનંત ગુણી છે તેના દાણા પછી ગાગા કર્યા કરે આત્મા કેવો છે અનંત ગુણધામ પછી હવે આ જે જ્ઞાન આપ્યું છે તે જીતેન્દ્રિય જીતેન્દ્રિય જીમ થયા વગર આ જ્ઞાન પતે એવું નથી તો તમે જીતેન્દ્રિય જીમ થયા છે જીતેન્દ્રિય ઇન્દ્રિય જીત્યા છો એ કોઈ જીત્યા નથી એક તો જીતી જીતરી આ પાંચ ઇન્દ્રિય બધી કોઈ જીત્યા નથી એક તો જીત્યા છે આ ઇન્દ્રિય નીચી ત્યાં છે એના સુગંધ હોય તો ચાલે ના હોય તો ચાલે અને દુર્ગંધ હોય તો વાંધો નહીં એવું જેવું ના ના આખી રાત દુર્ગંધ દુર્ગંધમાં ભાઈ હોય તો ના ફાવે જીત્યા નથી ઇન્દ્રજીત આખી રાત દુર્ગંધમાં હોય ના ફાવે નહીં હવે આ અમે અમે જ્ઞાન આપીએ ને એને ભગવાન શું કહે છે જીતેન્દ્રિય દિન કહેવાય છે કેવું નથી જીતેન્દ્રિય જીન કેવી રીતે થઈ ગયા તમારે તો હરફ છે બધું છે ના કંઈક ના તમે જીતેન્દ્રિય જીન થઈ ગયા કાંઈક પુરાવો આપો કારણ પહેલો હું જે જાણતો હતો કબીરલાલ છું અને આ હું જ જાણું છું એમ જાણતો હતો આ બધું મેં છે હું જ્ઞાતા છું એમ જાણતો હતો શું જાણતો હતા અત્યારે તમે શું જાણો છો હું જ્ઞાતા છું આ બધું મેં છે તમે જાણનારો છો એવું તમને છે ને હે પછી આ જ્ઞાન આપ્યા પછી તમારી દ્રષ્ટિ એટલી બદલાય કે સબીલદાસ જ જ્ઞેય થાય આત્મા જ્ઞાતા થાય કેવું સબીલદાસ પોતે જ જ્ઞેય થાય શું થયું અત્યારે તમને શું છે કે હું સબીલદાસ છું હું જ આ જોઉં છું ને જાણું છું એટલે આ બધી વસ્તુઓ છે ને જ્ઞેય છે તમે સબીલદાસને જ્ઞાતા માનો છો પણ પછી જ્ઞાન આપે ને પછી છબીલદાસ જુદા અને તમારો પોતાનો પડી જાય એટલે તમે પણ છબીલદાસને પણ તમે જ્ઞેય રૂપે જોજો અત્યારે તમે બીજી બધી વસ્તુને જ્ઞેય જુઓ છો તેમ છબીલદાસને પણ જ્ઞેય તરીકે જોજો આગળ મન નથી કાયા આવી બધી ક્રિયાઓ તમે જ્ઞેય સ્વરૂપે જ્ઞાતા પદમાં રહેલી છે કાર્ય વાળા જો ઇન્દ્રિયો જીતે એ ઇન્દ્રિયો ભૌગોલિક ઇન્દ્રિયો છે શું છે ભૌગોલિક ઇન્દ્રિયો એને ઇન્દ્રિય જે કહેવાતા નથી ભૌગોલિક ઇન્દ્રિયો તો આ બાજુ ના ફાટે આ બાજુ ફાટી જાય વામ ના ફાટે લાંબા સ્વભાવ જ પૂરગલ છે શું છે પુરાણ ગલન જો બહુ પુરાયું હોય ગલન થયા કરે નહીં સમજો ને એ તો અપવાસ કરે કરે સો દાડા અપવાસ એક દાડો ખાય સો દાડા અપવાસ સો વખતે પૂરગલ તો ઇન્દ્રિય જે સીધા આવ્યા વખતે તો પણ તો ભૂતગલ થવાનું છે કેવું છે એટલે ગમે ત્યાંથી ફાટી દેશે કેવી રીતે ટાયર પણ રહ્યા છે શું થાય ટાયર લાય તો ઇન્દ્રિય જીતના થયા ને આસપાસ ઇન્દ્રિય દોર કર્યું તો જોયું ને છે ને કંટાળે છે એટલે ઇન્દ્રિય ભૂતગલ છે ઇન્દ્રિય જીત ના થાય જ્ઞાની પુરુષ ઇન્દ્રિય જીતેન્દ્રિય જીન કરી આવે જીતેન્દ્રિય જીન એક જ કલાકમાં જીતેન્દ્રિય જીમ થાય અને પછી બીજા કલાકમાં જીતમો જીમ શરૂ થઈ જાય કેવું અને જીતમો હશે તે કઈ કઈ સુધી ચાલ્યા કરે કિરમો થયા સુધી અમે કિરમો થઈ ગયા અને આ બધા બધા જીતમો જીતમાં પડ્યા છે અત્યારે હા સારી છે બોજો બોજો નથી ને એટલે જીતેન્દ્રિય જીન પદ અમે તમને આપીએ ફક્ત અમારું આ વિજ્ઞાન છે એક કે એક શબ્દ અમે બોલીએ નહીં ત્યારે કોઈ બુદ્ધિ વાપરવી નહીં નહીં તો અમે એક બટન તમારી બુદ્ધિ વાપરીને ભૂલી જશો તો શું થશે ત્યાં અંદર આ બટન દબાવવાનું બદલે આ બટન દબાવશું પંખો ચાલુ થશે બે કલાક એટલા માટે એમ કે અમારા અમારા કેવા પ્રમાણ બધું ચાલતું અમે જેવું બોલીએ એવું બોલ્યા કરશું બધું બુદ્ધિ વાપરશું નહીં બે કલાક પછી જ્ઞાન વાપરજો બુદ્ધિ વાપરે નહીં તમે સમજાયું ને કારણ કે જ્ઞાની પુરુષ ને તો વાત આપણે તમારી બુદ્ધિએ કબૂલ કરે એવી જ હોય પછી મારે કઈ બુદ્ધિ શું વાપરવાની તો બે કલાક આપણે એમના કયા પર વાપર્યો નહીં ભૂલ ના થાય આ સાયન્સ છે સાયન્સ છે કાલે આવજો બે કલાકમાં આ સાયન્સ ખુલ્લું થવાનું છે તમારે કઈ કુદરતી એ છે નહીં તો કાલે અત્યારે આવ્યો હશે પછી વળત નહીં શું કહ્યું યોગા યોગા યોગા બેઠો છે અને પુણ્ય જાગી છે તેના ભેગું ભેગું એડજસ્ટમેન્ટ છે બધું જેના અંતરાય જુદ્યા હોય એ લાગુ થાય પછી આખા જગત ને બહુ તારે ધર્મ પાડે તો નિષ્લેષ રહે ક્લેશ ના થાય સાચો ધર્મ ધ્યાન હોય ત્યારે ક્લેશ ના થાય કે સાચું ધર્મ ધ્યાન અત્યારે કોઈને ઘેર છે નહીં ધર્મ ધ્યાન સમજતા જ નથી ને અને સમજાય છે જેવા કે આચાર્યને પણ તે તો મને રહેતું નથી રહેવા માટે તો બધા પોતાનું એ જોઈએ ને સંયમ બળ જોઈએ ને સંયમ તો પાંચ મહારાજે ખાઈ ગયું છે આરાયણ થઈ ગયો શું થયું અહીંયા બળ્યો હતું ત્યાં આરોપ થઈ ગયો શું થયું અમે તમને વિશ્લેષ એટલું નહીં અમે તો તમને કાયમની નીલ ધારા જે આખા જગતના ભાઈ વાંચ્યા બળતરા રહ્યા કરે સાધુ આચાર્ય બધાને એ ધારા બની કરતી શું થયું અંદર ખાતા રહે બહાર ખાતા છે અંદર ખાતા રહે બાકી સતા રહે શરીર કદી બંધ ના રહે સતા સતા વેદનીય છે શું છે પણ અંદર સતા જાય અંદર સમાધિ જાય એટલે કામ કાઢી નાખે એવું જગ્યા પર આ બધું કામ હોય ને તે ઊંચું મૂકી દેજો અનંત અવતાર સુધી બધું કામને માથે લઈ લઈને ફર્યા છે સમજો ને જય સચિદાન અને આવું કોઈ અવતાર આવો જોગ બાંધતો નથી આ જોગ આ જોગને સમજીએ એટલો કિંમતી તમે જેટલો સમજો છો ને એટલો કિંમતી નથી તમને સમજાય એટલી તમને જરૂર કરવા આવ્યું હોય ને એટલો તમે આ કિંમતી જોગ સમજો પણ આ કિંમતી જે અનંત ગણો ઊંચો છે શું છે અજાયબ કિંમતી જોગ આશ્ચર્ય છે આ વલનો કેટલામાં આશ્ચર્ય છે અગિયારમાં આ અગિયારમાં આશ્ચર્ય છે દસ આશ્ચર્યો ભગવાન મહાવીર સુધી થયાના અગિયારમાં આશ્ચર્ય શરૂ થયું છે અક્રમ વિજ્ઞાન કોઈ ક્યારેય ઊભું ના થયેલું હોય ક્રમ બમ અને અનંત અવતારનું બધા બધું ભસ્મીભૂત કરી દેલા જ્ઞાન ક્યાંય પછી ઓફિસમાં કામ કર્યા કરો ના કર્યા પછી કોઈ કોઈ દર્શન કરવા આવું અને મારી છે આગળ અમે એવી આપીશું છોડીઓ પહેરાવો છોકરા પહેરાવો કોટ કપડા સારા પહેરો એનો કોઈ જાતનો વાંધો અમે કદી દેતા જ નથી ખબર ને કારણ કે અમે જાણીએ છીએ કે આજના લોકોને આવું બધું બધું સાધન તો જોઈએ તમારા લોકોને કઠણ આપે શું થાય અત્યારે બાવીસ પરિસરનો ઉપચાર તમે પરિસરના સમજાવીએ તો તમારી શું ભેગા થાય એટલે પરિસર ઉત્સર્ગ થાય નહીં એવું અહીંયા આગળ આ જ્ઞાન છે કેવું છે અને પરિસર ઉપસર્ગમાં મારે મારે સિદ્ધિઓ વાપરવી પડે છે શું થાય શું સિદ્ધિ ના આવતું પડે લિફ્ટ છે રાખી એમને હાજી હમી જવી જોઈએ ના બસ મારે ધ્યાન ના રાખવું પડે એટલે પેલું શું સિદ્ધિ વાપરે અવાજ સાથે અભયદાન સાથે મોક્ષદાન આપ્યું એ તમારી જોડે ભેદા ની શંકર છો પણ હું જાણું છું મોક્ષદાન મોક્ષદાન આપીશ ભેદા નહીં આપું તો લૂટી જશે શું થઈ જાય આ લોક રહેવા દે તો મોક્ષદાન આપેલું ના રહેવા દે એ બધું અભયદાન સાથે જ છે અત્યારે આપણે આપી રાખવું જોઈએ અને વિધાવકારી શું છે અમૂલ્ય વસ્તુનો ફી ના હોય અમૂલ્ય વસ્તુ ફી હોય વિધાવકારી ફી એટલે આપણે શું જોઈએ ત્યારે આ પુણ્ય નો જોગ કેટલો મોટો છે સમજાય તમને આજે મોટા મોટી નબળાઈ અમારી ઓપન ટુ સ્ટાર કેવું છે એક પણ નબળાઈ નથી અને સંસારનો વિચાર થતો ના આવે તો તમારામાં ગ્રંથિ ગાંઠ ના હોય તો અમે નિર્ગંધ થઈ ગઈ ગયા અને વિષયનો વિચાર આવે લક્ષ્મીના મારે વિચાર ના આવે એ ભાઈ અમે નિરંતર સસ્વરૂપમાં રહીએ સ્વસત્તામાં ત્યારે આ બધું થાય ને થાય ને આ તો કેવલ નાપાસ થઈ ગયો ચાર માર તેથી પડી રહ્યો પડી રહ્યો કામ લાગે પડી હોય કામ લાગે આટલી વર્ષે પુણ્ય લોકોનું લોકોનું પુણ્ય છે તો કઈ બધું આખું જગત જેવું છે જેવું આપણે દેખીએ જેવું નથી ખબર બહુ જાત જાતના પુણ્ય ભરેલા ખબર અને આ પુણ્ય જે જો જેટલા અહીંયા થોડા કાળમાં ફરી ગયા આ બાજુ તો ફરી ગયા નહીં તો અત્યારે તો આવે કોઈ નીચે નીચે દાદા ઘડતું જવાનું અવસર પણ કાળ છે અને પાંચમા વાર આવ્યો તો અથી ઘટવા મળે શું થયું ચોથા વારમાં ઘટતું હતું પણ તે કરતા જ્ઞાનીઓ પાકતા હતા હવે જ્ઞાનીઓ પાકે નહીં આ જિલ્લામાં તેટલું છે તો બી અમારે પછી થોડો વખત ચાલશે બધો કોણ તો કરે તો પછી કમ તો કરે ને પણ ભગવાનનું અઢાર હજાર વર્ષ સુધી એ રહેશે શાસન રહેશે એટલે થોડી થોડી શાંતિ લોકોને રહેશે પણ છેવટે છસો વાળો નાશે લોકો છતાં બાર વાગે ઉભા છે નહીં ઉભા લોકો અહીંથી મહાવીર ક્ષેત્રમાં ફરી ગયા કયા બધા ચોક્કસ એટલે આ ક્ષેત્ર ફેરફાર થનારું જ્ઞાન છે કેવું છે ક્ષેત્ર ફર ફેરફાર જ્ઞાન આ જ્ઞાન ક્ષેત્ર ફેરફાર કરનારું છે ખબર પડ્યું એટલે આ જ્ઞાનમાં તમને બધું બધી જાતના લાભો થઈ જશે તમે તો એમને મોકલ્યા હતા ને તમે હું જોડાઈ પડ્યા ના ખરેખર તો એને કાગળ લખેલું નહીં સાથે હું આવી ત્યાં તમે અરે મફત એમને તો બરાબર છે સારું બહુ સારું કહેવાય તો તમારા મિત્ર એટલે અમને માટે અમારે છે એમને માટે અરે સર મિત્ર છે કેટલા વખત મિત્ર છે પછી તો પહેલાના ગયા હતા મિત્ર કે બધા મળશે વળી તો પાક જાય ગયા આપણા લોકોને મૈત્રી છે ને કહેવાય છે જાણો છો ને આપણા સભાને મળતો આવે ને એને આપણા લોકો મૈત્રી એટલે આપણા વ્યૂ પાડી ને વ્યૂ પાડી સરખામાં રીતે આવે ને એને આપણા લોકો મૈત્રી કહે છે સમજો અને મિત્ર તો આખા દુનિયા આખા વર્લ્ડ પર થવાનું કેવું થવાનું મને જગતમાં કોઈ માણસ શોષિત દેખાતો નથી મને કોઈ દાડો દીઠો નથી દેખાતો નથી મારો ગભરું કાપે તો દેખાતો નથી અને મને ગાળ દે તો મને દેખાતો નથી મને નિર્દોષ સ્વરૂપે જગત દેખાય અને જગત નિર્દોષ જ છે આ તમને દોષિત દેખાય છે અને શું કારણ છે તે તમારી દ્રષ્ટિ વિકારી કેવી છે વિકારી દ્રષ્ટિ છે કેવી છે વિકારી મારું તારાની બુદ્ધિ વાળી છે કઈ છે આ મારું આ તારું મારું તારા ભેદ છે ભેદવાળી છે ને તમારી ભેદવાળી નથી બે બે એક જણ થાય ને તો મારું તારું હોય લાઈફ જોડે મારું તારું ના હોય બધે બધે સાથે કઈ લેવા દેવા નથી છતાં રહ્યા કરે કે મારું તારું છે ત્યાં તો રહે જ નહીં કે મારું તારું કાઢવા માટે નહીં આવ્યા છીએ ત્યાં આગળ કે પુરુષ પાડોશ જોડે ને બે જણા મારશે તમે આવા છો કહીએ કે તમે આવા છો બે જણા મારતા તમે અમે અમે આવા છીએ એમ કે અમે એટલે અમારી કંપની આવે છે અમારી કંપની ખરાબ છે પછી બે ત્રણ સામ સામે લડે ને વિવાદ એવો થાય તું આવે તું આવે તું છો તું છો તું આવી છો પેલી ભાઈએ કે તમે આવા નખાય માણસો એ મારી સારી થઈ એટલે મને એમ થાય કે આપણી સરકારે થોડી થોડી નાખી દેવા તો સારું ને જેલ છે આપણે આ જેલ છે આ કેસ અને આ સાદી કેસ છે મનુષ્યની અને આખા મનુષ્ય બીજા પ્રાણીઓ દેખાય છે બધા એ બધા સક્ષમ બની છે કેવું ભક્ત મજૂરી કે અને નરક ગતિ ના છે એ ધર્મટીક છે અને કાયમ કાયમ દુઃખ સમજે ને આ ચાર પ્રકારની જેલમાં છે બધું તેથી બંદરમાંથી હું કથા વાગે છે તમારે પાંચમી કઈ ગતિ છે ગતિ છે શું પૂર્ણ કરવું પડે તો પુણ્ય વધારે છે તો દેવ ગતિ જવું પડશે નો વધારે છે તો નીતિ ગતિ વધુ ગતિ જવું પડશે પુણ્યનો નો વધારે નહીં હોય તો મોક્ષ થઈ શકે કોઈ પણ હગાર વળગ્યું હોય તો વગારે આપે શું થાય સમજે અને આ મોક્ષ ફળ એ પોતાનો સ્વભાવ જાગૃત કરવાનો છે સ્વભાવ પોતે પોતે કોણ છે જાય અને સ્વભાવ પોતાનો સ્વભાવ એ જ મોક્ષ અને જ્ઞાની પુરુષ એ મોક્ષ કરતા કહેવાય મોક્ષનું દાન આપવા નીકળેલા શું નીકળ્યા અને તરણ તારણ કહેવાય પોતે તર્યા છે હરેક મને તારવાનો સમર્થ છે એ કાય છે ટિકિટ નથી જેની વેલ્યુ નથી અને જેનામાં ઇગોઇઝમ કિંચિત માત્ર નથી અમે આ ઉકોપીએ છીએ અમે ઉકોપીએ છીએ એવું ઇગોઇઝમ અમને નથી કોણ પીએ છે અમે જાણીએ છીએ એના વ્યવહારના હિસાબે આ નિર્ભરતા કરવા એમાં વ્યવહારના હિસાબે આ લોકોને નિર્ભરતા ના દેખાય આ લોકોને બધા દેખાય છે ને સમજાયું કામ કરી લેવાનું છે એકાદ પછી બોલો હું જાઉં તો બધું છે પણ અંદર ખાડે તો હું લખી જાણતું તો ભૂલી જાય ના ભૂલી જાય ને આ તો ડ્રામા પૂરતું છે અને તમે ડ્રામેટિક નથી બોલતા ગયા તમે ડ્રામેટિક બોલો છો ના હું શું તે કરી તમે ગમે તે કહો ને મોટા મોટા રીતે કરો છો ને કોમર્સ નામનું છાપું નીકળે છે તાંત્રિક હા કોમર્સ કોમર્સ તમારા તમારા વાંચવામાં આવી ગયા ને એમના વાંચવામાં તમારા વાંચવું નથી તમારા નથી મિત્ર થાય એટલે પણ તમારાથી મને કહો ત્યાંથી આગળ તમે આવતીકાલે છે ગોઠવણી કે પેલા રવિ મળવો આ ટાઈમિંગ મળવું ને ટાઈમિંગ હશે ને અમે જે ડ્રાઇવિંગ કર્યા છે અમે પાંચ કલાક સુધાર થયો એટલે તમે ડ્રાઈવ કર્યું ગાડી લઈ જવું ચેતન ચેતન છે કેવું છે નિચેતન ચેતન આ તમારો ફરતો હોય એમાં ચેતન હોય છે હે ચેતન ભરે જેવા તો એવું આ મન છે નિચેતન ચેતન છે શું છે એટલે વિચાર છે શું છે વિચાર આ બેટરી વિચાર થાય પડે મેળ કરે બેટરી વિચાર કરે કરવી પડે આ બેટરી બેટરીઓ વિચાર થઈ આ બેટરીઓ વિચાર જે મોટો હોય ને વિચાર થઈ જાય તો આખું જગત વિચાર થઈ રહ્યું છે શું થઈ રહ્યું છે ત્યારે ભગવાને શું કર્યું તો એ જે નિદ્રા થઈ રહી છે જીવ માત્ર નહીં કરશે અને ચાર્જ ને આશરો કે છે શું કે છે ચાર્જ ને આશરો કે છે ચાર્જ ને ખરીદી તો બંધ કે છે પણ આશરો એ બંધમાંથી ઉત્પન્ન થનારી વસ્તુ છે શું છે સમજ ને ચાર્જ ને બંધ કે છે અને ચાર્જ ના થાય એને સંભળ કે શું છે ચાર્જ ના થવા દે એને સંભળ કહેવાય છે એમાં તમારે બધી પચીસેક પ્રકારના મોહને હું સંવર્ગ દે પછી તમારે પછી તમારે તમારે પોતાને પછી પેલા તમારે તો તમારી આજ્ઞા મળે આજ્ઞા ખાલી છે પછી છોડવા કરવાનું જતા નથી શાકભાજી ખાતો નહીં બધું કરવાનું મન થાય નહીં આ લોકો થઈ આવી તમને ના નથી પડવાનું ખબર ને ઘડિયાળે કરજો બધું આ સાયન્સ છે સાયન્સ એટલે એમાં શું એમાં કયા પ્રમાણે ચાલે ચાલી ના થાય તમે ચાલુ પહેલાં મકર જોયા પણ પોતે નક્કી કરવું જોઈએ કે મારે સાયન્ટિફિક રીતે રહેવું છે સાયન્સમાં સાયન્સના પ્રયોગમાં તમે નહીં વાગડી બોલવા થાય પ્રયોગ પ્રયોગમાં તારા તપાસ જો વાગડી ના બોલાય બીજા રહ્યા અત્યારે સુધી બાપ લેવાય આગળ બળી જાય જોકે આ મારું સાયન્સ છે ને એમાં તમને નુકસાન કરે એવું વિચાર નહીં હું આપો નહીં બધા બધાને આપું છું બે પાંચ મારી એક દાગ નબળી છે તેને જ આપું બધાને આપવા મારી છે અહીં આવે નહીં અહીં આવે એ અધિકારી હોય કે ના અધિકારી મારે અધિકારી હોય હિન્દુસ્તાનનો જંગલો જોઈએ અને જેને થોડી મહેનત ખાવાનું કરવા મળતું હોય તે જોઈએ તો આપણે મજૂર બધા મહેનત કરતો હોય તેના કામનું તમે થોડું કારણ કે ગાસ્ટિંગ ન કરી શકે કોઈ મહેનત છે ખાવા દવાનું હોય મળતું હોય એ ડ્રાફ્ટિંગ કરી દે પણ ડ્રાફ્ટિંગ કરી હા અને હોય જેને ચિંતા થઈ છે એ ડ્રાફ્ટિંગ કરશે કે જેને ચિંતા થઈ હોય તો ચિંતા હોય ને એ ડ્રાફ્ટિંગ લઈ નાખે અને ફોરેન વાળા તો ભણ જ નથી કર્યું એ તો હજુ પુનર્જન્મ સમજ્યા નથી ડેવલપમેન્ટ નથી ને કોઈ પણ એવું ડેવલપમેન્ટ નથી જે પુનર્જન્મ સમજાવ્યા હોય એટલે આ જે જ્ઞાન અત્યારે ભાઈ અત્યારે જે છે ને મેં પૈસા માં અત્યારે ઓછું થઈ ગયું થઈ ગયું છે એટલે પૈસા કામ લાગતું નથી પૈસા માં સાથી થઈ ગયું જે કાળમાં આ પેશાબીની જરૂર હતી તે કાળમાં એને કઈ જોડતું અત્યારે કાળ તો વિચિત્ર થઈ ગયો લખાવું લખો થઈ ગયો મુસ્લિમોને ભેગા થઈ એમને ભેગા પડશે કુરાન નવું લખવું પડશે કુરાન નહીં ચાલતું કુરાન કયા પ્રમાણે થતું જ નથી નહીં કશું જાય છે કાળ છે વસ્તુ જ્ઞાન ભેગું કે કાળ છે ના હિસાબે ના હિસાબે ક્રમ વિજ્ઞાન છે એ લોકોને એવું એવું કોઈ પણ પુસ્તક નથી આવું એક પણ પદ લખેલું હોય કારણ કે હજાર રીતે જ્ઞાની પુરુષ હમણાં શું કહે કે કૃપાનું થશે ઉત્પન્ન થાય તે એક વાક્ય ચાકું નથી પડ્યું એક શબ્દ ચાકું નથી પડ્યું સાયન્સ કઈ રીતે ના આપણે કવિ ના થાય લોકો કદર કદર કરનારો તો સમજતા નથી આપણે બાદશાહ એક બધા બહુ વાંચો આપણે તો એક જ બાદશાહ પણ જોત નહીં તો બાદશાહ ઔરંગાબાદ એસી કે નાખી કલયુગ નો તારણહાર ને કલ્પી તારણહાર કહેવાય કેવું કે આપણે જેટલાને સારું હશે એટલા મને ભેગા થશે જેટલા સારા હશે એટલા નહીં તો મને ભેગા થશે નહીં અને આપણે પાડે તો કહેવાય ના બીજું વડોદરા અમારા પાડે છે હમણાં જોડે તો બધા જતા ના જાય ગયા પડી ગયા કહેવાય ના હોય ગયા સત્સંગ કહેવાય ના સત્સંગ સત્સંગ હશે આ સત્સંગ છે આ સત્સંગ છે કેવો છે ભાષામાં લખી જાય તમારી માથે ગુણ થશે પહેલા કઈ જવું હોય સત્સંગ કરો સરસ કરવા આ બધો રસ્તો છે એનું સંતુલન થાય બોલાવો એટલે બધો શબ્દ બધા પારસ્પરિક સંબંધ પારસ્પરિક સંબંધ એ સેકન્ડરી એ આપણા હિન્દુસ્તાન માટે જોઈએ અને ફોરેનર માટે જે ઉન્નત જેમને જાણતા નથી એમને માટે આદેશ જોઈએ શું છે આદેશ એટલે કર્મો કર્મો લખી નાખીએ અને આપણે હિન્દુસ્તાન બે બે જોઈએ એક આ ઇન્ડિપેન્ડન્ટ ધર્મ જોઈએ સંપૂર્ણ સ્વતંત્ર બનાવે અને બીજો પારસ્પરિક સંબંધ એવી રીતે રાખવો બાળક એ તમે જેવો રાખો રિલેશન તેનો એનો એનો વિચાર આપી શીખાય કરેલું હોય બે તરફ હિન્દુસ્તાનમાં બધું બહાર ફોરેનમાં મુસલમાનો એ બધા જે આપણે કહીએ છીએ ને ટ્રેનનો ટ્રેનનો આવ્યા હતા સમજાતા કે ભાઈ આ મને કદાચ આ જંતુ છે કદાચ આપણને સમજણ કરવા માટે જરૂર આપણા છે એનો બીજો આ બધી કલમો શીખવા માટે બોલતો ના સમજાય કોઈ પણ લોકો અમુક વાર આ તો પડે સમજાય બહુ જન્મ એવું છે ને સિત્તેર વર્ષ પાછું તો એને નજરું તમે એને શું શીખી વર્તવાનો અને અમારો એનો ચહેરો છે શીખી કે વર્તાનો વર્તન બહુ છે આપણને લાગે ખુદ સમજે ખુદ ના સમજે પુનર્જન્મ એટલે સુધી મતી પડતી નથી આપણે એ રીતે કેટલા પણ આપણે ભલે ભલે લેવાનું છે આપણે તો બસ મોટ લેવા તો લેવાનું છે એટલે આવવાનું રહે એમાં કહ્યું એવાનું તમે કહ્યું